એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા મિહિર વાર્તા સાંભળે છે આવો આવો મિહિરભાઈ અને એની સાથે એની બેન અનુષ્કા પણ છે સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હા હું છું વાર્તા કહેનારો અને વાર્તાનું નામ છે વાંસળી વાળો આ ધ્યાનથી સાંભળજો એક હતું ગામ આ ગામમાં ઉંદરો બહુ વધી ગયા હતા હો ભાઈ નાનો મોટો ને ઝીણો ને નાનો ને મોટો જ્યાં જુઓ ત્યાં ઉંદર ઘરમાં ઉંદર ગામની શેરીઓમાં ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર ઉંદરો તો ઘણું બધું નુકસાન કરતા બધાના રસોડામાં ઘૂસીને અનાજ ખાઈ જાય કાંઈ રહેવા ન દે હો ગામના બધા લોકો તો ઉંદરોના ત્રાસથી કંટાળી ગયા પણ કોઈને કાંઈ ઉપાય સૂજે નહીં હો મિહિરભાઈ હવે એક દિવસની વાત છે એક દિવસ આ ગામમાં એક વાંસળી વાળો ક્યાંકથી ફરતો ફરતો ફરતો આવ્યો અને એ તો જુદા જુદા અવનવીન સૂરમાં વાંસળીઓ વગાડીને માણસો ને પશુ પંખીઓને વશ કરી શકતો હો એની વાંસળી સાંભળવી તો બધાને બહુ ગમતી એટલી સરસ વાંસળી વગાડે એટલી સરસ વાંસળી વગાડે કે વાત ન પૂછો એણે આ ઉંદરોના ત્રાસ વિશે સાંભળ્યું હો કે ઉંદરો ગામમાં બધાને બહુ નુકસાન કરે છે એટલે વાંસળી વાળાએ ગામના લોકોને કહ્યું હું તમને ઉંદરોના ત્રાસમાંથી છોડાવું પણ તમારે મને પાંચસો રૂપિયા આપવા પડશે બોલો છે મંજૂર ગામ લોકોએ એની વાત માની અને કહ્યું હા અમને મંજૂર છે પછી તો વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો ગામની ગલીએ ગલીમાં ઘૂમવા લાગ્યો શેરીએ શેરીમાં ઘૂમવા લાગ્યો ભાઈ વાંસળીના સૂર સાંભળીને ઘરોમાં છુપાયેલા હતા ને ઉંદરો એ તો ખૂણે ખૂણેથી બહાર દોડી આવ્યા અને પછી તો વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો ચાલ્યો નદી તરફ હા નદી વહેતી વહેતી જતી હતી ઉંદરો પણ કૂદતા ઠેકતા કૂદતા ઠેકતા એની પાછળ દોડવા લાગ્યા વાંસળી વાળો નદીના પાણીમાં આગળ ગયો અને ઉંદરો પણ પાણીમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા બધા ગામ લોકો ઉંદરોના આવા ત્રાસમાંથી છૂટી ગયા પછી તો વાંસળી વાળો આવ્યો ગામમાં અને ગામમાં પાછો આવ્યો અને એણે પોતાના પાંચસો રૂપિયા માંગ્યા કે લાવો મારા રૂપિયા મેં તમને કહ્યું હતું ને હું તમને છોડાવીશ ઉંદરોના ત્રાસથી ગામ લોકોએ પાંચસો રૂપિયા તો આપ્યા જ નહીં હો એને બદલે એક દસ રૂપિયાની નોટ પકડાવી દીધી ખાલી વાંસળીવાળાએ એ દસ રૂપિયા લીધા નહીં ને કહ્યું કે તમારે મને પૂરેપૂરા પાંચસો રૂપિયા જ આપવા જોઈએ તમે મને હા કહી હતી એટલે તો મેં તમને ઉંદરોના ત્રાસથી છોડાવ્યા બધાને ગામના લોકોએ પાંચસો રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દીધી અમે નહીં આપીએ એટલે વાંચળી વાળાએ ગામ લોકોને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હો ભાઈ વાંસળી વાળો ફરીથી જુદા જુદા સૂરમાં વાંસળી વગાડવા લાગ્યો વાંસળી વગાડતો વગાડતો એ તો ગલીએ ગલીમાં ફરવા લાગ્યો આખા ગામમાં બાળકો સિવાયના બધા મોટા માણસો ઉપર વાંસળીની જાદુઈ અસર થઈ હો અને બધા મોટા મોટા માણસો હતા ને એ તો જ્યાં હતા ત્યાં ઘસ ઘસાટ ઊંઘવા લાગ્યા પછી વાંસળી વાળાએ વાંસળીનો સૂર બદલો એ સૂરથી આકર્ષાય ને ગામના બાળકો હતા ને નાના નાના તમારા જેવડા એ તો નાચતા કૂદતા વાંસળી વાળાની પાસે આવ્યા વાંસળી વાળો ગામ છોડીને જંગલની તરફ ચાલ્યો બાળકો એની પાછળ પાછળ ચાલ્યા ત્યાં રસ્તામાં એક પર્વત આવ્યો અને પર્વતમાં એક ગુફા હતી વાંસળી વાળો એ ગુફાની નજીક પહોંચ્યો એટલે એકા એક ગુફાનું બારણું થઈ ખુલી ગયું વાંસળી વાળો ગુફાની અંદર દાખલ થયો બાળકો એની પાછળ પાછળ ગુફામાં દાખલ થયા પછી ગુફાના બારણા થઈ ગયા બંધ ગુફા તો ઘણી લાંબી હતી વાંસળી વાળો વાંસળી વગાડતો જાય અને બાળકો એની પાછળ પાછળ ચાલતા જાય છેવટે આ વાંસળી વાળો અને ગામના બધા બાળકો એક મહેલની પાસે આવ્યા મહેલની ચારે બાજુ એક મોટો બગીચો હતો બગીચામાં જાત ભાતના ફૂલ છોડ લીલું લીલું ઘાસ અને ઝાડવા ઉપર હિંચકા બાંધેલા આમ જુઓ તો લપસણી ને તેમ જુઓ તો ચકડોળ આમ જાતે જાતના રમત ગમતના સાધનો હતા હો ત્યાં ગુફામાં તો બાળકો આ બધું જોઈને રાજી રાજી થઈ ગયા હો કે ઓહો અહીંયા તો મહેલ છે અને મહેલમાં તો રમવાના સાધનો એ બધા બગીચામાં રમવા લાગ્યા મહેલમાં રાજા રાણી રહેતા હતા આટલા બધા બાળકોને જોઈને એ તો બહુ રાજી થયા સાત દિવસ પસાર થઈ ગયા હો અને આ ગામમાં લોકો બધા ઊંઘમાંથી જાગવા લાગ્યા એમણે પોતાના બાળકોને પાસે જોયા નહીં એટલે એ તો બિચારા રડવા લાગ્યા અરે અમારા બાળકો ક્યાં ગયા પેલો વાંસળી વાળો લઈ ગયો લાગે છે બાળકો વગરનું ગામ તો સૂનું થઈ ગયું બધા શોધે બાળકોને પણ બાળકોની ક્યાંય ભાળ મળે નહીં એટલે બધા ફરતા ફરતા દૂર તળાવના કિનારે પહોંચ્યા ત્યાં તળાવના પાણીમાંથી એક પરી બહાર આવી અને ગામના બધા લોકોને કહ્યું સાંભળો તમે વાંસળીવાળાનું અપમાન કર્યું છે તમને ખબર છે વાંસળીવાળો બહુ સારો માણસ છે બહુ ભલો માણસ છે તમારા બાળકો એની પાસે સલામત છે ચિંતા ના કરતા પણ તમારે તમારા બાળકો પાછા જોઈતા હોય તો પેલા પર્વતની પાસે જાઓ અને ત્યાં એક ગુફા છે એ ગુફા ઉપર લખો અમારી ભૂલ થઈ છે અમને માફ કરો એવું લખો ત્યાં જઈને ગામના લોકોને તો બહુ પસ્તાવો થયો કે અરે રે વાંસળી વાળાને અમે પૂરા પૈસા ન આપ્યા એટલે એ તો બધા પરીના કહેવા પ્રમાણે પેલા પર્વતની ગુફા પાસે ગયા અને ગુફાના દરવાજા પર લખ્યું અમારી ભૂલ થઈ છે અમને માફ કરો ત્યાં તો ગુફાનું બારણું ખુલી ગયું ગામના બધા લોકો ગુફાની અંદર ગયા અને જોયું તો મોટો મહેલ હતો અને મહેલનું સુંદર મજાનું દ્રશ્ય જોઈને બધાને આનંદ આનંદ થઈ ગયો હો ભાઈ બગીચામાં વાંસળી વાળો વાંસળી વગાડતો હતો અને બધાય બાળકોએ વાંસળી વાળાની ફરતા ફરતા રમતા હતા ગામ લોકોએ વાંસળી વાળાની માફી માંગી અને એને ત્યાં ને ત્યાં પાંચસો રૂપિયા આપ્યા હો કે લો ભાઈ આ તમારા પાંચસો રૂપિયા બાળકો પણ પોતાના મા બાપને જોઈને ખુશ થઈ ગયા રાજા રાણીએ બધા એને જમાડ્યા અને ભાતે ભાતની વસ્તુઓ આપી અને પછી કીધું કે હવે તમે સૌ તમારા ગામમાં જાઓ અને એમ કરીને વિદાય આપી હો ભાઈ વાંસળીવાળાએ ગામ લોકોને પાંચસો રૂપિયા પાછા આપી દીધા અને કીધું આ લો આ રૂપિયા બાળકો માટે વાપરજો અને સૌ હળી મળીને રહેજો પાછા તો ભાઈ આ વાંસળી વાળો તો આવો સારો હતો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને અનુષ્કા બેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો